એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો દીપ અને દિયા વાર્તા સાંભળવા આવ્યા છે અને એની સાથે આ નચિકેતા દેવી પણ વાર્તા સાંભળે છે ભાવનગરમાં બેઠા બેઠા આવો આવો દીપભાઈ દિયાબેન બેન આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ પણ વાર્તાનું નામ તમને કહેશે આ નચિકેતા દેવી તો વાર્તાનું નામ છે ચાલાક ચકલી <laughs> ચાલાક ચકલી વાર્તાનું નામ ચાલાક ચકલી છે વાસુદેવ સોઢાની વાર્તા છે ઓ ભાઈ એમણે મને કહી છે હું તમને કહું છું આ એક હતી ચકલી એને ખૂબ તરસ લાગી તે ઉડતી ઉડતી તળાવને કાંઠે આવી તળાવ ખૂબ મોટું હતું તેમાં ખૂબ પાણી હતું આ તળાવમાં એક મગર રહેતો હતો મગર બહુ જબરો હતો એ તો મોં ફાડીને તળાવના કાંઠે પડ્યો હતો એનું મોં પાણીની બહાર દેખાતું હતું અને આખું શરીર પાણીની અંદર હતું મગરને ખૂબ જ ભૂખ લાગી હતી હો કંઈ ખાવાનું મળ્યું નહોતું એને કોઈ શિકાર આવે તો એને ખાઉં એવું મનો મન વિચારતો હતો હો શિકાર આવવાની વાટ જોતો હતો એવામાં એક ચકલી ઠેકડા મારતી મારતી પાણી પીવા માટે આવી મગરે આંખ ઉગાડીને જોયું વાહ સરસ મજાની ચકલી નાની નાની ખાવાની મજા પડી જશે નાની ચકલીથી પેટ નહીં ભરાય પણ ભૂખ જરૂર ઓછી થશે ચકલી તો ચકલી ચાલ એને ખાઉં ચકલીએ પાણીમાં ચાંચ બોળી એક ટીપું પાણી પીધું ત્યાં તો સર કરતો મગર એની પાસે ગયો મોં ફાડીને બોલો ચકલી ચકલી હું તને ખાઉં મગરનો અવાજ સાંભળીને ચકલી તો ફફડી ગઈ એણે ઊંચે જોયું ઓ બાપ રે મગર હવે શું કરવું ના મગરભાઈ ના મને ના ખાશો હું તો ખાવાનો મને બહુ ભૂખ લાગી છે મગરે આંખો કાઢી મગરભાઈ હું તો તમારી બહેન છું તમે મારા ભાઈ છો તમે ભાઈ થઈને મને મારશો ચકલી બોલી મગર વિચારતો થઈ ગયો એ કંઈ બોલ્યો નહીં ચકલી તો પાણી પીને ઉડી ગઈ ફર કરતી થોડી વારે મગરને સમજાયું આ હું રહું પાણીમાં ચકલી રહે જમીન પર તો એ મારી બહેન કેવી રીતે થાય મારે ને એને શી લેવા દેવા નક્કી ચકલી મને બનાવી ગઈ નક્કી ચકલી મને બનાવી ગઈ હવે આવે ત્યારે વાત બીજા દિવસે ચકલી ફરી આવી આજે એને મગરની બીક નહોતી એ તો સીધી ગઈ પાણી પીવા પાણીમાં ચાંચ બોળીને ટેસ્ટથી પાણી પીવા લાગી ત્યાં તો મગર દડો ચકલી સામે મોં ફાડીને ઊભો રહ્યો ચકલી ચકલી હું તને ખાઉં અરે મગરભાઈ મને ખાશો હા તને જરૂર ખાઈશ મગર તો ખીજાઈ ગયો મગરભાઈ ભૂલી ગયા તમે મારા ભાઈ ને હું તમારી બહેન બહેનને મારશો બહેનને ખાશો ચકલીએ પાંખ ફફડાવી ડોક નીચી કરીને કહ્યું મગરભાઈ તો વિચારમાં પડી ગયા ચકલી પાણી પીને ફરફર ફરફર કરતી ઉડી ગઈ મગર એકલો પડ્યો અને વિચારે ચડ્યો આજે હું છેતરાયો ચકલી તો આકાશે ઉડે હું પાણીમાં ડૂબકી મારું મારે ને એને શું એ મારી બહેન કેવી રીતે થાય કંઈ સમજાતું નથી ચકલી મને પાછી મૂરખ બનાવી ગઈ કે શું મારે કોઈકને પૂછવું તો પડશે હો તળાવના કાંઠા પર એક કરોળિયાનું ઝાડું તેમાં એક કરોળિયો રહે મગર ગયો કરોળિયા પાસે એ કરોળિયા ભાઈ અરે ઓ કરોળિયા ભાઈ મને એક વાતનો ખુલાસો કરશો હા બોલો બોલો મગરભાઈ શી વાત છે કરોળિયો તો હરખાઈને બોલો આ ચકલી કહે છે કે એ મારી બહેન થાય શું આ સાચું છે કરોડિયા ભાઈ ખડખડાટ હસી પડ્યા હો <laughs> કે હસી પડ્યા કરોડિયા ભાઈ મગરે પૂછ્યું લે તમને એટલી ખબર નથી એ તો તમારી બહેન જ થાય ને કરોડિયો બોલો પણ કેવી રીતે એ જમીન પર રહે ઝાડ પર ચડે આકાશે ઉડે એને પીંછા જ્યારે હું પાણીમાં તરું મારે માથે ભીંગડા મારે ને એને શી સગાય મગર તો શંકાથી બોલ્યો બહુ સીધી વાત છે મગરભાઈ બહુ સીધી વાત છે જેમ ચકલી તમારી બેન એમ હું તમારો ભાઈ થાવ ખરોળિયો બોલો મગરને નવાઈ લાગી ચકલી મારી બેન કરોળિયો મારો ભાઈ પણ સગાઈ મને સમજાવો ને ભાઈ જુઓ મગરભાઈ આ ચકલીનો જન્મ ઈંડામાંથી મારો જન્મ ઈંડામાંથી તમારો જન્મ પણ ઈંડામાંથી આપણા સૌનો જન્મ ઈંડામાંથી તેથી આપણે સૌ ભાઈ બહેન બોલો હવે તો સમજાયું ને <laughs> કરોડિયાએ હસીને કહ્યું હો નચી કહેતા દેવી હા એ સગાઈ સાચી મગરે માથું હલાવ્યું દીપભાઈ અને ખુશ થતો થતો સર કરતો હોય તો પાણીમાં સરકી ગયો હો દિયા તો ભાઈ આવી હતી આ ચાલાક ચકલીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો